એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર છેક મૈસૂરમાં બેઠા બેઠા નાનકુડા એવા આદ્યા બહેન વાર્તા સાંભળે છે આવો આવો આદ્યા બહેન આજે હું તમને રમણલાલ સોનીની એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે શશી માસીના સક્કરિયા <laughs> પપ્પુ વાંદરો એક ઘરના છાપરા ઉપર બેઠો હતો બેઠા બેઠા તેણે જોયું તો એક માણસ માથે ચકરી પાઘડી મૂકી ખભે ખેસ નાખી પટાક પટાક પટાક પટાક લાકડાની ચાખડીઓ બોલાવતો જતો હતો હા પગમાં અવાજ કરતો કરતો ચંપલના અને જતા આવતા લોકો એને હાથ જોડીને પંડિતજી પંડિતજી એમ કહીને પગે લાગતા હતા પપ્પુએ નક્કી કર્યું કે મારે પંડિત થવું ભાઈ નદી કિનારે ગેબનાથ મહાદેવના મંદિર પાસે વડનું ઝાડ હતું ત્યાં કપિરાજ આ વાંદરા ભાઈ પંડિતની પાઠશાળા ચાલતી હતી પપ્પુ વાંદરો એ કપિરાજ પંડિતની પાઠશાળામાં દાખલ થઈ ગયો અને થોડા વખતમાં તો એણે ભણી લીધું હવે એ પપ્પુ તો પંડિત કહેવાય રસ્તે જતા જે મળે તેને કહે કે પંડિતને સલામ કરો સામો માણસ સલામ ન કરે ત્યાં સુધી એને રોકી રાખે અને પોતાનું જ્ઞાન ને ભાષણ સાંભળવાની એને ફરજ પાડે હો ભાઈ એક વાર પપ્પુ પંડિતે શશી બિલાડીને ચૂલા આગળ બેઠેલી જોઈ એ શું કરે છે તે જોવા એ ધીરેથી એની બાજુમાં જઈને બેઠા અને વિનયથી બોલા શશી માસી મજામાં ને પંડિતે પોતાને માસી કહી તેથી શશી તો ખુશ થઈ એણે કહ્યું પપ્પુ પંડિત હું મજામાં છું સૌ મજામાં છે પંડિતે જોયું કે શશીના વિનય વિવેકમાં કાંઈ ખામી નથી દરમિયાન એને ખબર પડી ગઈ હતી કે શશીએ ચૂલાની રાખમાં શક્કરિયા બાફવા નાખ્યા છે એટલે એકાએક એના મોં પર પ્રસન્નતા લાવીને એણે કહ્યું આહાહાહાહાહા શી ફક્કડ સુગંધ છે શશી માસીને આજે જામફળ હાથ ચડ્યા લાગે છે જામફળ લો બોલો શશી ફૂલીને ફાળકો થઈ ગઈ હસીને કે જામફળ નથી બોલો શું છે પંડિતે કહ્યું હું કહું છું કહું છું અ દાડમ છે શશી તો ખડખડ ખડખડ ખડખડ ખડખડ હસી પડીને કે નહીં નહીં દાડમ પણ નથી તો સફરજન છે નહીં નહીં શશીએ કહ્યું પંડિત કે નહીં તો શશી માસી તમે જ કહો ને આ શું છે હું નહીં કહું તમે પંડિત છો તો તમે કહો શશીએ કહ્યું હું કહું છું કે એ તો કેરી છે એ નાના ના ના કેરી નહીં કેરી નહીં તો પપૈયું છે જાણી જોઈને પપ્પુ ખોટા ખોટા નામ બોલતો હતો હો આદ્યા બહેન શશી તો જોરથી હસી પડી એને થયું કે પંડિતની આવી મશ્કરી કોઈએ કરી નહીં હોય એ તો બોલી કેરી કે પપૈયાને કોઈ ચૂલામાં બાફવા નાખે ખરું હે તમે ભલે પંડિત કહેવાઓ પણ તમે ભણ્યા પણ નહીં ને ગણ્યા પણ નહીં પોતાની પંડિતાઈ પર આવો આક્ષેપ પંડિતથી સહન થયો નહીં હો ભાઈ પણ અત્યારે એમનું ધ્યાન સામે રંધાઈ રહેલા મિષ્ટાન પર હતું એણે કહ્યું તો મારા વાલા માસીબા તમે એવી કઈ સરસ ચીજ અત્યારે બાફવા નાખી છે એ મને કહેવાની કૃપા કરશો શશીના ગર્વનો પાર ન રહ્યો એ બિલાડી હસીને બોલી આ તો શક્કરિયા છે કરસન પટેલની વાડીના શક્કરિયા છે શું સમજ્યા પંડિત કે શું કહો છો કરશન પટેલની વાડીના શક્કરિયા ઓહો કેવા સરસ વળી તમારા હાથમાં પડ્યા એટલે તો વધારે સરસ થયા ખરેખર શશી માસી રાંધણ કળામાં તમારા જેવી પારંગત બાય મેં ક્યાંય જોઈ નથી તમે જો રાંધણ કળા વિશે ગ્રંથ લખો ચોપડી લખો તો પાકી કેરીની જેમ એની લાખો નકલ ચપો ચપ વેચાઈ જાય હો અને તમારા ઘેર પૈસાની ટંકશાળ પડે હવે શશીના ગર્વનું શું પૂછવું હે ભાઈ એ તો બોલી અરે રસોઈ કળા તો જેને આવડે ને એને જ આવડે પંડિત કે ખરું કહ્યું ખરું કહ્યું હું તો ચૂલા આગળ બેસતાંય ફફડું છું હો દાજવાથી બીવું હે શશી માસી આ તમે આ શક્કરિયા ચૂલામાંથી કેવી રીતે કાઢશો ચીપિયા વડે શશી કે ચીપિયાનું શું કામ છે આ હાથ છે ને બોલતા બોલતા શશીએ ચૂલાની રાખમાં હાથ નાખ્યો અને એક શક્કરિયું બહાર કાઢ્યું પછી કે લ્યો જુઓ થયું છે કંઈ મારા હાથને પંડિત કે વાહ તમે તો જબરા કલાકાર દરમિયાન પપ્પુ પંડિતે શક્કર્યું ડાબા હાથે ખસેડીને જમણા હાથમાં જમણા હાથમાં લઈને મોંમાં મૂકી દીધું આ શશી પોતાની કુશળતા દેખાડવામાં મસ્ત હતી બે બોલી એ બોલી એ બીજા કલાકારોને પોતાની કલા દેખાડવા માટે આ જોઈએ ને તે જોઈએ મારે કશું ના જોઈએ ભાઈ આમ કહીને એણે બીજું શક્કર્યું ચૂલાના રાખમાંથી બહાર કાઢ્યું પપ્પુએ તો એ ડાબા હાથથી સરકાવીને જમણા હાથે મોંમાં મૂકી દીધું ભાઈ હો હવે પંડિતે બોલવાનું ઓછું કરી નાખ્યું હતું શશી જ વધારે બોલતી હતી પોતાની કલા દેખાડવી હતી ખરી ને શશી તો ફૂલાઈને એક પછી એક શક્કરિયું કાઢતી ગઈ ને પપ્પુ તે ઓયા કરતા ગયો છેવટે ચૂલામાં એક પણ શક્કરિયું રહ્યું નહીં શશી બોલી જોયું ને કેટલી વારમાં મેં બધા શક્કરિયા બાફી નાખ્યા લો જુઓ થયું છે મારા હાથને કાંઈ હે પંડિત છેલ્લું શક્કરિયું પેટમાં ઉતારતા પંડિત કે ના હો કશું જ થયું નથી તમારા હાથને હું ફરી કહું છું કે તમારા જેવું બાફતા દુનિયામાં કોઈને આવડતું નથી લો બોલો બાફવાની તે કંઈ કળા હોતી હશે પંડિતે પોતાની આટલી બધી કદર કરી એટલે શશીને તો થયું કે આને એક શક્કરિયું હું ભેટ આપું એ માટે શક્કરિયું લેવા જતા એણે જોયું તો ત્યાં એકેય શક્કરિયું ન મળે ભાઈ પંડિતે ઠાવકાઈથી કહ્યું શું શોધો છો મારા શશી માસી શું શોધો છો આપનું આ સુંદર મુખારવિંદ તમારું સુંદર મોઢું જોઈને એકાએક સાથી આમ કરમાઈ ગયું છે હવે શશીને વાત સમજાય પંડિતની સામે જોઈને આમ ઘુરક્યું કર્યું આ ભાઈ મીંદડીએ પંડિતે કહ્યું તમે રસોઈ કળા જોઈને તમારી રસોઈ કળા જોઈને હું ખુશ થયો શશી માસી તમે તો રસોઈ કળા વિશે હવે ચોપડી લખો ચોપડી શું લખે તારું કપાળ શશી ખીજાણી હો ભાઈ અરે ના મારું પેટ લખો પેટ એમ કહીને પપ્પુ પંડિત તો હું કરતો ઠેકડો મારીને છાપરા પર ચડી ગયો આદિયાબેન એને ખાતરી થઈ ગઈ હતી કે પંડિતાઈ પેટ ભરવામાં બહુ કામ લાગે છે <laughs> તો બાળ દોસ્તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું પાછો હો ભાઈ આવજો